ચિત્ત ચિત્ત એટલે જ્ઞાન દર્શન આ બે ગુણનો અધિકારી એ ચિત્ત આ બંને ગુણ અશુદ્ધ હોય તો એ અશુદ્ધ ચિત્ત કહેવાય અને શુદ્ધ હોય તો શુદ્ધ ચિત્ત કહેવાય શુદ્ધ જ્ઞાન વત્તા શુદ્ધ દર્શન બરાબર શુદ્ધ ચિત્ત બરાબર શુદ્ધાત્મા અશુદ્ધ જ્ઞાન વત્તા અશુદ્ધ દર્શન બરાબર અશુદ્ધ ચિત્ત બરાબર અશુદ્ધાત્મા અહીં બેઠા હોય ને પરદેશમાં જોઈ આવે ઘર બર બધું જોઈ આવે એ જોઈ આવવાનો જાણી આવવાનો સ્વભાવ એ ચિત્તનો છે જ્યારે મનનો સ્વભાવ દેખાડવાનો પેમ્ફલેટ દેખાડવાનો છે મન એક પછી એક પેમ્ફલેટ દેખાડે લોકો તો પાડાને વાંકે પખાલીને ડામ દે છે કહે છે કે મારું મન ભટકે છે મન ક્યારેય આ શરીર છોડીને બહાર ના જઈ શકે જાય છે તે ચિત્ત છે લોકો તો મનને ઓળખતા નથી ચિત્તને ઓળખતા નથી બુદ્ધિને ઓળખતા નથી ને અહંકારને ઓળખતા નથી અરે અંતઃકરણ અંતઃકરણ એમ ગાય છે પણ અંતઃકરણને સમજતા નથી આ અંતઃકરણમાં પહેલો મહી પ્યાલો ફૂટે પછી જ બહાર પ્યાલો ફૂટે આવી રીતે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની વાત કોઈ શાસ્ત્રોમાંય સમજણ નથી પાડી આ ચિત્ત તો અંદરે ભટકે છે ને બહારે ભટકે છે મગજમાં શું બને છે એ ચિત્ત જોઈ આવે છે